ચોખ્ખું લખે ને મેરી વાણી ખાલી ગીતા તો ઉઠે તો ગયે પારા હા કહ્યું ને મેં જાણું હરી દૂર હે મેં જાણું હરી દૂર હે હરી હે મેં જાણું હરી દૂર હે હરી હે રૂપિયા મળતી સાડી સાટી કપડ કી તાજે એટલે એટલો એટલો ચોખ્ખો માલ એ આ લોકો ના ગમે એ આ લોકો ના ગમે વાત અંગોરી વાત નથી હા બુદ્ધિ ને એટલે કદી નથી દક્ષિણમાં બસો થઈ રહ્યા હૃદયની ભાવના ચોખ્ખી હશે મળી આવે બુદ્ધ ભગવાન ને લાયા આમાં લાયા આમાં અહીં લઈ આવ્યા ચર્ચામાં આ ભક્ત ની ચર્ચામાં બુદ્ધ ભગવાન ને લાયા એમને ખ્યાલ જ નથી ડિફરન્સિએશન નથી એમને ભાઈ એવું કેટલાય વર્ષથી ઉગડી છે ને અઢી દર્શન કરે હા લગભગ પાંચ દર્શન કરે પાંચ ચાર તમે અમેરિકા ગયા હતા ને અમેરિકા ગયા હતા ને ત્યારે એક વખત રસ્તા મળ્યા હતા મને કહે છે કે દાદાનો દાદાનું કઈ કેમ કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા અચ્છા તો નરસિંહ મહેતા એ જ કહે છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા એમાં વધારે આ જે એમને જે ભાવ છે ને વધારે સંતો તરફ એમાં ની કેવળની વાત આ ભગવાન બધા ભક્તો ગભરાયા હતા એમને પણ થયા આત્મા રૂપિયા સિવાય કશું ભગવાન સમય પોતા નથી નિમિત્ત દેખાય બધા સમકાલીન થયા આ તો ભમેરા આપણે કોઈ કે વધારે શું લાગ્યું દાદા કે એમને વધારે શું લાગ્યું કે મને ઉતારી પાડ્યો મને ઉતારી પાડ્યો દાદા મારા મને સંતોષ ની ખાતર કે મારું ગીત જાણવું છે એને મને સંતોષ થાય એટલા માટે તમે આ કહું છું કે મને મને ખુલાસો થાય ચાલ સંતોષ એનો એવો તમે જે આવે એ કઈ નતો એમનો પાછો આ પૂછવાનો આશય ના હોય કે તમે આ બધાને તમારી કક્ષા મૂકું છું એવો આશય નતો પેલું જયારે ચર્ચા હોય ને એટલે પછી આવું બોલવા માંડ્યું આ ભક્તો ને જ્ઞાનીઓ છે તમારી કક્ષાથી ઉતરતા નથી એવું કઈ કહેવાનો ઈરાદો નતો પણ આ ભાઈ ચર્ચા પડ્યા ને એટલે કહેવાય ગયું હા કહેવાય ગયું દોષ નથી બસ આ મનમાં હજુ રૂઢ થઈ ગયું છે ને છોડતું નથી રૂઢ થઈ ગયું ત્યાં ધીમે ધીમે આવતા નથી પાછું છે આપણા પતંગ પાતંજલ ને એ બધાને કલર કોટ કરવાના આજે આર્ટિકલ એમના આવે છે ને આ બધા યોગો છે ભેગા યોગ ન્યાય આ બધા ભેગું દર્શન છે ને તેને ગૂંચવેલું છે એટલે કૃષ્ણ ભગવાન બધા સીધું પાડી દર્શન કર્યા પછી ગીતા મળે છે ને વંદવા ગયા પછી પછી પછી એ તો નેમિનાથ પ્રભુએ કહ્યું ને બંધન કરવાનું બધાને ત્યારે એમને કહ્યું કે તમારી આટલી નરકો કપાઈ ગઈ પણ હા બારોટે કહ્યું ગઈકાલે પેલા કહેતા હતા ને બારોટે કહે છે પેલા ગઈકાલે કહ્યું ને તો નવીનભાઈ નવીનભાઈ ચૌહાણ નવીનભાઈ ચૌહાણ ને આ બારોટે નિકાલ કહ્યું ને કે હું ગીતા વાંચું છું પેલા કેતા ને ગીતા વિવેક ચકતા કે ગીતાના વિવેક તો બધા કેટલાય કર્યા છે તિહકે કર્યું છે બીજાએ કર્યું છે આ કોનું વિવેચન સાચું કે છે આ બારોટ કહેવાનું હા પણ એ ગીતા એ સૌ સૌની લખ્યા આ તો તિલક ને ધ્યાનમાં પૂર્યા ને તો શું કરવું તો કે લખવા ગીતા ઉપર હા લોકો લોકો છતાં એનો આશ કર્યા એવું કરવાનું ગીતા લખી નથી રીતે જરા જરા ભાનમાં આવતો જાય છે પણ એ કુદરતી રીતે એમાં દર્શન નામની જે સૂજ નામની શક્તિ છે એ કર્મ પરમાનન્ટ શક્તિ છે સૂજ સૂજ પડે છે એ પરમાનન્ટ શક્તિ તેના આધારે ખબર પડે છે કે કઈ ખૂટે છે કઈ ખૂટે છે એવું લાગે છે પણ ભાનમાં તો ના આવે ઉતરે નહીં છે પરિવાર ના આવી કરી દીધી ને કરી લે કરી અમુક ભાગ થઈ જાય પછી કોઈ તમે તમે તંદુલાલ છો તમે આમ આ છે ભણવાય ભણવાય એક પણ ભણવાયા પછી સીધો યોદા ઉતરતો જાય પર જડે નહીં બધાને તો બધા જ પોડા એક પણ બાકી આટલું નથી કારણ કે સ્વચ્છ લોકોના પાસે રહે ને આ જ્ઞાન થકે ક્યારે પાછળ પૂછવાનું રહે તો પછી ખરાબ થઈ જાય એટલે પધલ ગું એવું લાગ્યું જ નથી તે આ ત્યાંથી મહાત્મા શ્રી રસિકભાઈ પટેલને ત્યાં વડોદરા સવારે આવતા મોટો રોગ આવ્યો બંગલા સાધનો આપે પણ પ્રત્યક્ષ દ્રષ્ટિએ આપણે સ્વતંત્ર બનાવે આઝાદ બનાવે કોઈ ઉપરી નહીં એવું બનાવે કે જ્યાં ચિંતા ઉપાધિ ને એવું પદ તો પ્રત્યક્ષ જેવા બનાવે મહાત્માઓ પ્રત્યક્ષ ભજના કરે ત્યારે પ્રજ્ઞા ભક્તિ કરે હે મહાત્માઓ જયારે આ બોલે છે ત્યારે પ્રજ્ઞા ભક્તિ કરે છે મહાત્માઓ જયારે બોલે દાદા ભગવાન ના અસીમ દેવી કારો ત્યારે પ્રજ્ઞા બોલે છે હા પણ એ પોતે પોતાની ભક્તિ કરે છે શું એનાથી વ્યક્ત અવ્યક્ત વ્યક્ત થયા કરે નિરંતર અરે ફળે બોલે આગળ તે સાહેબ કેવું થાય તમે કોઈ બોલો તો ને કેટલો માનસિક રીતે બોલો છું માનસિક રીતે એટલે આ રીતના માનસિક રીત કરતા માનસિક રીત તો નહીં જોયું ના આપે અને આ રીતે બહુ ફળ આપણે ઘેર ઘેર બપોરે અટને કરશે બગીચા જઈશું કરીએ આપણે શું કર્યું નહીં તો કોઈ વડે અરે ઘેરે કશું ઘેર પદ પદ ગાતા હતા પદ ગાતા હતા ખુશ થઈ ગયો ત્રણ છોકરા શક્તિ એવું કહેવા માંગ કહેવા તમે પ્રગટ કરો શક્તિઓ એક એક હિન્દુસ્તાન માણસ આખા એક હિન્દુસ્તાન નો છોકરો આખા હિન્દુસ્તાન આખી દુનિયાને છે એવું કરી શકે એટલી બધી શક્તિ ભરેલી છે દાદા પણ એવો યોગ થયો છે કે કૃપાળુ તો વાંચેલું કઈ પરિણામ નતું આવ્યું પણ આપણી પાસે આવ્યા પછી આપ જે પહોંચો તે સાકર જ બની જાય હવે એટલે મારું કહેવાનું કામ પ્રગટ આ લોકોને કલ્યાણ થઈ ગયું તો ઉઘેરાઈ જશે તો કારણ કે આ બધી ખોટી માન્યતા બિલકુલ રોંગ માન્યતા ઉપર બધું આપણો ચાલે છે ધર્મ ધર્મ તો બે શબ્દોમાં કહેવા માંગુ છું કે તારે શું કીધું તું જીવો અને શું ખા બીજા લોકો શું કીધું શું હારું આટલા બધા પુસ્તકો આટલા બધા વચ્ચે દલાલો કેટલા બધા દલાલો છે કેટલા દલાલો છે વેપાર થોડો ભાગ આવી કોઈ જગ્યાએ પાંચ પચીસ માણસો શાંત થયેલા હોય કમ્પ્લીટ શાંત થયા હોય કે અમે કમ્પ્લીટ શાંતિ છે એવું ખોરી પાડું કોઈ જગ્યાએ હોય શકે નહીં આ ને હા બની શકે કેવી રીતે હા તો બન્યું છે તેનો હા હિન્દુસ્તાનમાં એક છે ને આખા ખોરીનો બધે પ્રચાર થયો એમનું એમનું ફીટ કર્યા છે એનું આ ભાગ ધ્યાન ના બને ફીટ કર્યા છે મૂળ એને વિશ્વાસ નહીં આવતો તો બધા ચર્ચ વેચાવા મળ્યા અને ચર્ચ આપણા સ્વામિનારાયણ મહારાજ લેવા મળ્યા વેચાતા શું કરે એમ કોઈ ચર્ચમાં જતું જ નથી ત્યાં આગળ કારણ કે સિદ્ધાંતો અત્યારે પોસાતા નથી એ સિદ્ધાંતો જુદાય જગડી અવસ્થામાં થાય ત્યારના એ સિદ્ધાંતો લખેલા જયારે ત્યાંની ફોરી બધા હા તે બધા સિદ્ધાંત લખેલા છે તેમાં જો લખેલું તમે વાંધો નહીં તો માથું ચડી જાય કારગર માથું માથું ચડી જાય ને હવે અત્યારે અત્યારે તમારા લોકો આ માને કઈ કેટલી પ્રજા બધી ડેવલપ થઈ ગઈ છે ફોરીની એ માને વાંચે છે તટપસ હોય જતું થોડો ઘણા રેડે ખેડે છે ગુનો ગામડા વાળા હોય કેટલા જ જાય અને આપણે આ મંદિરો બધા બધા બંધ કરી દીધા જોવાની આવશે રાખે પાડી દીધું ને નહીં છબડીકોમાં ચાલીશું ને સર એટલે અનશક્તિ અંતરેલી છે ક્રિએટર કહેવાથી અનુશક્તિ છે ભગવાન જ બધું કરે છે મારી <laughs> પેલા ખવડાવે ખવડાવે ત્યારે જાય આ દસ લાખ આ બધો પ્રપંચ જ કહેવાય ને આ બધો પ્રપંચ જ કહેવાય ને પ્રપંચ જ થયેલા છે પ્રપંચ ને લઈને પેલા કવિઓ ગાયું છે આ છે પંચ સૌ પેટ ભરવા ચણા એવું બધું ગાગા બહુ કરી છે એટલે દાદા આ બધો પ્રપંચ ખુલ્લો કરવા માટે આપ આવ્યા છો નહીં ખુલ્લો નહીં મારે તો પ્રપંચે ખુલ્લો કરે મારે દૂર કાઢી છે એ બેના વખતથી ખુલ્લી પડી છે ને તે ઝાકી ઝાકી કાઢી છે દાદા તો અસવાય ને પેલા અકસ્માત થયેલા બચાવી દીધા તારે કે ભગવાન અમને બચાવી દીધા તો પેલા છ જણા ભગવાન મારી નાખ્યા એટલે વિચાર કરતા કે તમે આવું કેવી રીતે બોલ્યા મેં કોઈ તમારા મામાની પોળવાના દાદા ભગવાને મને શીખવાડ્યું એટલે દાદાની વાત મામાની પોળાવી એટલે પછી બેસી ગયું કે આ બરોબર ભગવાન તમે તમારે ભગવાન મારા કરીને બતાવ્યો ભગવાને ખોટું વગર તમને વસ્તી કરી પણ મેં દાદા એમને એવું સમજાવ્યું છે કે વ્યવસ્થિત પ્રેરણા કરી પેલા ને કે તું ઉઠ અને પેલા ને કરી પ્રેરણા કે તારો ધડો આવી ગયો વિચાર પૂછ્યો વિચાર એ કે હારી બેન કહ્યું છે સમજ પાડી દીધું કારણ બધા એવું કે મારે ભગવાને મને બતાવ્યો દાદા આપ જ્યાં ધૂળ ખંખેરવાની કહો છો કેવી પ્રક્રિયા કેવી છે ધૂળ ખંખેરવાની આપે કીધું ને કે આ બધી જે ધૂળ દુષ્ણદેવ ના વખત ની બધી પડેલી છે અને કોઈ પૂજો દ્વારા પૂજો દ્વારા પૂજો વાળા રહે કારણ કે વિતરાગ હતા ખટપટ નથી ખટપટ્યું હોય ત્યારે નાપાસ થયું તારા નાપાસ થયું તાર એ થઈ રહ્યો હા તો એ થાય તો વાંધો નથી આપ જો કાઢવો જ છે કારણ કે અમને આ દેહના બાળકી પણ છૂટી ગયું છે હવે અહીં થશે પ્રકાર બોલે છે અને તો અમારું છે તે અમારે આત્મા કંટ્રોલમાં અમારે હોય કંટ્રોલમાં જ હોય છે અમારે અમારી બાળકી નહીં એટલે એનું મનમાં અમને કઈ અસર જ નહીં કોઈ જતી હવે અમને કયા હિસાબે જગત ને જગત થી અમને નુકસાન થનારું છે મને નુકસાન કોઈ હોય ગોળીબાર કરતો અમને નુકસાન હોય નહીં કારણ કે મારી બાળકી વગર તો ઉડી ગયું ઢોલ મારે બાળકી વગર ઢોલ મારે અમને કોઈ અસર અમારા નથી પણ આ કામ થવાનું છે અલગ છે ડિફિકલ્ટી આપશે બહુ ડિફિકલ્ટી આવશે તો કઈ મારા મારા હોય ના આ છોડે નહીં લોકો એનું આવી મમતા છોડે છે કહે છે ચોગડિયું પાકી ગયું છે પાકી ગયું છે પાકી ગયું જ કુદરત તેવામાં અને દાદા ખંભાત ની અંદર ક્યાં આપે ખંભાત માં ક્યાં વડવા આપણને આપણે કીધું ને કે હવે લીલી ઝંડી મળી ગઈ છે હા હા ગાડી ઠેઠ જોવા જઈએ ને ઠેઠ સુધી વડવામાં ઠેઠ ગાડી જોવા નહીં તો કોઈ કરો છો અરે તે વિતરા ગુજરા ભાષા પણ જેને આ લોકો એવું માને નહીં કઠિન ભાષા લાગે પણ એની અંદર જે કરુણા હોય હવે મોટું દર્દ હોય તો ત્યાં આગળ નીરુભાઈ ડોક્ટર કરાવે મને સમજાવે કે ઓપરેશન કરતી વખતે કટકો સીધો જ મૂકવો પડે પંપારી પંપારી કટ ના મૂકાય દયા વાળો ઓપરેશન કરી શકે નહીં દયાવાળો આપણે છે ધીમે ધીમે ગાલે તો ના પડી એ છૂટો ના પડી જાય ઓપરેશન કર્યા જાય ને નહીં તો માણસ આવી જો આવ્યો અને તું તારી ભ્રાંતિ આવી રહી તો તું પાપ આવ્યો જ નથી એટલે આપણે તો દરેક કરવું જ પડે યોગેશ્વર નું બે પાંચસો જ્ઞાન લીધેલું યોગેશ્વર નું કૃષ્ણ ભગવાન નું બે પાંચસો જ્ઞાન લેવા હતા એની પાસે બે જ માણસો એની પાસે જ્ઞાન લેવા ગયા હતા યોગેશ્વર ભગવાન ની પાસે જ્ઞાન લેવા માટે બે જ માણસો ગયા હતા અર્જુન અને ભીષ્મ પિતામાં ભીષ્મ પિતામાં ભીષ્મ પિતામાં ભીષ્મ પિતામાં કૃષ્ણ ભગવાને તે એમના કાકા દીકરા નેમિનાથ ભગવાન પાસે લીધેલું બરોબર ને તે નેમિનાથ ભગવાન કૃષ્ણ ભગવાન લીધું એમના ભાઈ બળદેવ નહીં લીધેલું જે એ તો મોક્ષ કહે છે બહુ મોક્ષ કહે ગજ સુકુમાર સાહેબ કે કાલે જન્માષ્ટમી છે કાલે જન્માષ્ટમી છે તો આ ગીતાની અંદરથી આ કૃષ્ણ માટે આપણા તો વિચારો અમને બધા દાદા જાણવા મળ્યા છે પણ જો આજે જન્માષ્ટમી છે કાલે છે દાદા કાલે જન્માષ્ટમી છે નોકરી તડમેજ વ્યવસ્થિત કહેવાથી આપણને દોષ લાગે કામ ના કરતો કેવું થયું નોકરીમાં કોઈ કામ કરતો ના હોય આપણી આપણા હાથ નીચે એક આપણને કહ્યું કે તો એને આપણો આપણને એનો દોષ લાગે આપણે કોઈને નોકરી માંથી કાઢી મૂકીએ એ કામ ના કરતો હોય તો એનો આપણને દોષ લાગે કે વ્યવસ્થિત કહેવાય કોઈ પણ ક્રિયા બીજી બધી ગુજરાતી મસ્તી છે શું છે જો રાખે જ નથી તો પૂતલની વચ્ચે જ છે ખાલી એટલે પૂતલ અમારો લડે છે રાખે છે ત્યાં આગળ છે એટલે આપણે જોઈ લઉં કે ભેદ છે એના તરફે ક્યાં એ તો તપાસ છે તો અને જ્ઞાન લેવા પછી ભેદ રહેતો જ નથી એ ચોક્કસ જો રહેતો હોય તો આપણે પૂરો કર્યો કહેવાય કે ગુનો આપણે રમે એટલે રહેતો કયો હોય એટલું ડિસ્ચાર્જ ભેદ તો ગુનો આપતું લાગે પણ તે આ વિચાર પૂરતો ગુનો એનો લાભો ગુનો નહીં રાજેશ થાય તો ગુનો ગુનો નથી કોઈ પણ ક્રિયા થયો રાજદેશ થાય તો ગુનો કોઈ પણ ક્રિયા શ્રેષ્ઠ વગર થાય ખોટી ખરાબ સારી ક્રિયા રાગ ખોટી ક્રિયા શ્રેષ્ઠ કોઈ પણ ક્રિયા કોઈ રાગ લીધા પછી ક્રિયા અને જેમ જે થાય તો વેર બધવાનું તો લક્ષણ તો કે લક્ષણ કોઈ પણ વસ્તુ એનો લક્ષણ તો હોવા જોઈએ એટલે તમે ભેટ અધિકારી નથી ના કામ કરતો હોય એને વ્યવહાર કરે એવો કામ એ કાઢનારે જુદો તમે જુદા એને કાઢનાર જુદો ને એ પૂતલ મસ્તી કહેવાય પૂતલ હોવાનું કકરાય ઘડે ઘડે એને જુએ એ જ્ઞાતા એ આત્મા ઉજ્જવલ હોવાની ટકરાય લડે જુએ એ બધા એને બધા જુએ એ આ જ્ઞાતા અને તે રૂપ થાય બહાર પડે તેનો પ્રવેશ થઈ ગયો એ બહુ જ ભરાઈ ગયેલું રહે જોઈએ એ વિચારે વળી ગયેલા હોય કેટલા થઈ થાય એ શું પડી જાય કશો વાંધો પણ પછી થઈને કેવું કે પ્રતિકૂળ કરો શું નામ છે એ ભાઈને તમે કાઢી દીધો માટે પશ્ચાતાપ કરો ભલે દેશ ના થયો કેવું કરું પછી તો નોકરીમાં આવી જ ના શકે ને કપડું જોયું ત્યાં થોડું પેલું એમાં પેલું હોય છે ને બોલવાનું શું હોય એને આપડા ઘરમાં બસ છે તીનો પર પેલું બજાર જતા પેલા ઉપર ઠીક છે વિગત રાજેન્દ્ર શું કહ્યું કે જ્ઞાની પુરુષ બોડી છે ને જે વાઘ કેટલી કપને આધીન હોય છે જો જ્ઞાની પુરુષ મળ્યા હોય હા જો એમને તરેપાત થઈ જાય બચવા પડતા હોય હા તો તે જે સ્થિતિમાં ન્યાયને રજૂ કર્યો તે સ્થિતિ ભૂલી નહીં ગયા તે સ્થિતિ ભૂલી નહીં કેટલું સુંદર વાક્ય ભટકા ભટતા હોય મારતા હોય ભલે પાસના આધીન છે પોતે આપવા દીધો છે તું આને આના આધારે એને માફ તો તારો માર હવે સમજી પડે ને ગોટા ચાલે કેવું એટલે શિવરાત્રી કહ્યું જ્ઞાની પુરુષ ને તપાસ થાય પણ જા કરતી મારે તો પણ એની જ્ઞાન છે ને કાય કપતા હતી મોર પાડે તો આપણે હિસાબ પડે મારા પણ પડે એમને ક્યાં પડવાનું એ તો મુક્ત થઈ ગયા હોય પોતાને મુક્ત થઈ ગયા આપડે બહાર પડે અક્કલ વાપરે તેને મારતો આજે બે ભાવ આપણી પાસે લઈને આવવાનું કે પરમ વિનય એ પરમ વિનય તો ખ્યાલ આવી ગયો કે પરમ વિનય થાય પણ આજે હું કઈ જાણતો નથી એ આપણે કહીએ છીએ તેને હું જાણતો નથી ભાવ જોઈએ ને તો એને પૂર્ણ આહુતિ થાય એને પૂર્ણ જે જાણ્યું છે જાણ્યા કશું ફળ આપ્યું એટલે લોક સાચા પગથિયે ઉપર લાવે તો દાદા પગથિયા ઉપર લાવે નવા પગથિયા જૂના જેવા જ કે છે એટલે વસ્તુ આ સમજવાની જરૂર છે સમજે નહીં બધા મારા સરકાર ના હોય શકે અને આ કારના મને આ વાત જેથી સભાવતી કહી કે ચારી પૂરી ઘરે બંધ થાય એમને જ મારો પોતાને બંધ હતો બુદ્ધિ જોવા જાય માફ કરી જાય માફ કરી જાય જે કર્યો જેનાથી તું પટંતર પાડે પટંતર પટંતર પાડે એનાથી જુદું પડવાનું પટન કરી આખું જેનાથી સ્વભાવી નથી જેનાથી પતંતર પામતંતર તેને સર્વસ્વ અર્પણ કર એના કરતા પણ બીજું છે આપણે વ્યવહારમાં કામમાં આવે એવું કે બીજા સાથેના વ્યવહારમાં તેની ચેષ્ટાઓ એ જોઈને તું માપણી કરવા જઈશ તો તે સજીવન પુરુષ પુરુષનો સંપર્ક ગુમાવી એટલે આત્મા છે એમ માનજે એટલે આપડે પટાઈ પટાઈ છોકરા લઈએ બધા છોકરા પટાવે એટલે જ્ઞાની પુરુષ અમારો આત્મા છે હા રોગ નીકળવા કોઈ હા વાતો થાય ના થાય એ તો દાદા એ બી એવો પુણ્યશાળી જીવ હોવો જોઈએ કે જ્ઞાની પુરુષ ની પાસે ઓપરેશન કરાવવાનો જેને લાભ મળે એની પુણ્ય એની એટલી ગજબ પુણ્ય કહેવાય તો બહુ સારા સારા માણસ ભણી ગયેલું છે આ હસ્તું છે લાભ નથી કમ્પેર થઈ જાય પેલો એક આવું થઈ ગયું ત્યારે મેં કહ્યું હતું આવું આ આ તમને બધું ભણતર છે ધીમે ધીમે કાઢું કે ત્યાં મને સમજાય છે દાદા અને દાદા એ આવે ત્યારથી એવું થાય કે હું દાદા ની વિધિ ક્યારે કરું દાદા ની વિધિ ક્યારે કરું પછી આપણે બોલાવો રોજ એટલો કે એમની પ્રકૃતિ પ્રમાણે ફરી બોલી ગયા હા એમને મને શું કહ્યું હતું ખુલાસો કરવાનો મારે સંતોષ થાય એટલા માટે કહો મારે સંતોષ થાય તું જે માનું છું એટલે પછી મેં તો કહેવાનો જ નથી બોલું નહીં હું બોલું નહીં હાથે બોલાવી આપે કહ્યું કે લંબાણ પૂર્વક કે ટૂંકા માં એ બી પૂછ્યું એ બી પૂછ્યું હતું આપે આપે પૂછ્યું એને કે લાંબુ કરવું કે ટૂંકું કરવું કોઈ લાંબુ કરવું કે ટૂંકું કરવું હા એ બી આપણે હું જાણું છું આ કયું કઈ નહીં જતું હું પછી સાથે મેં વાત કરો મારી તે તરત હું પ્રોટેક્શન કરું આમ હોય તો પ્રોટેક્શન ના હોય કે એક તરફ નાની વિશે માન ગયા એને પંચોત્તર સાથે શું કરવું હા બરાબર ને પોતે ના ભાઈ તમે અમને પહોંચો કે આ પ્રમાણે મારે સંતોષ ખાતે આ પ્રશ્ન પૂછતો નથી મારે સંતોષકારક આ ખુલાસો મારે જાણે છે હું જો માનું છું તેમાં કઈ મને મળે વાત સમજાય છે હા હું માનું છું એ માને તો ખોટું છે એટલા માટે લોબ લોબ ઉપર નાખ્યો દાદા હું સવારે લાઇબ્રેરીમાં જોતો એટલા માટે આજે કારણ કે મને પાછું ફરી જતું લાઇબ્રેરીમાં જોતો તો તુકારામે જમીન નથી માંગ્યો જ્ઞાનેશ્વરે નથી માંગ્યો આ નરસિંહ મહેતાને છોકરીના લગ્ન થઈ ગયા જેને કોને કરાવ્યા સમાજી એ વખતે એને આનંદ થઈ ગયો ત્યારે આને પર લખી નાખ્યું કે ફરી આવો આવો જન્મ આપજો એક આનંદ નહીં એ કે સાંભળ્યું એટલે પછી હું આજે લાઇબ્રેરીમાં જઈને મેં જોયું તો તુકારામે આવું કીધું નથી ફરી ફરી જન્મ માંગ્યો નથી જાને ફરજ ફરી ફરી જન્મ નથી માંગ્યો મળતી બહુ થાકેલો તો આપણે બહુ રાખ્યું છે એના જે વાત છે આ એટલે આ તો પકડી રાખો છો તમે જ્ઞાન બધું છે પાછા મેં કહેવા શું આવે કે નહીં પાછું વસ્તુ કે પણ ભગવાને અર્જુન ને પણ કહ્યું હતું દવાની અમારે કરવી પડે આ રોગ ભગવાને અર્જુન ને પણ કહ્યું હતું કે ખુલાસાઓની ઉપર ખુલાસાઓ નહીં કરો અને જયારે હવે સંશય થાય ત્યારે મારે તમને ત્યારે આવી જવાનું એનો વિવાદ નહીં કરતો નાની પુરુષ છે પછી વિવાદ ન ના કે શું થાય છે આવું ચાલે નહીં અને અમને રાગ હોય નહીં અમને કોઈ કર્મ જ ના આવે પણ દાદા આવા પ્રસંગો આવે છે ત્યારે અમને વિતરાગ પુરુષ કેવી રીતે વર્તે છે તે જોવાનું મળે જોવાનું મળે તમને તો ક્યાંથી મળે જાણવાનું મળે તેથી જ અમારું આ બધું વિનય વર્તન શીખવાની જરૂર શું છે ત્યાં જોવા એને રાજી કરવા જાવ તો નુકસાન થઈ જાય બધા એને રાજી કરવા જતે તો નુકસાન થઈ જાય અમને લોકોને એ કે છે કે જો તે વખતે આપણે એમને રાજી કરવાનો પ્રયત્ન કર્યો તો અમને બધા નુકસાન થાય બાર તો બધા અવરું ના એક તારા છે કારણ બોગડું બોલે એમને એક બોલે નહીં જવાબ માણસ ઊંધું થઈ જાય દહીં પડી જાય છે જ્ઞાની ની વાણી આમ આવતી હોય આમ પેલી ધારાની માફક ધારાની માફક વાણી રહેતી હોય હવે એની અંદર જો બારોબાર સીધી વાણી લઈ લઈએ છીએ તો બધું પહોંચી જાય છે પણ જો કોઈક વખત પેલી આંગળી આમ કરી રાખીએ તો ધારા થોડી જરા ખંડિત થાય છે આંગળી જો કઈક સહેજ અંદર પાણીની ધારામાં આંગળી સહેજ મૂકી રાખીએ તો ધારા થોડી એટલી એટલી એને એ થાય છે એ પછી પોતાનું હું જાણું છું વગર તો મેં કઈક છોકરા ને વાંચ્યું છે એ હા એ જો નીકળી ગયું નીકળી ગયું તો પછી એટલે કહ્યું છે કે સારો પોતાનું કરું કરાવવા આવે ત્યાં બહુ જાગૃત રહેશે લોકોને પોતાનું સ્વરૂપ એ જઈ કરે છે પોતે બાળક છે એ ખરું છે એ જઈ કરે છે પણ ખરા ને ખરું કહેવાય પોતાનું હું ખરું કહેવાય હવે ખોટાને કટ ઓફ કરીએ તો બધા ઊંધો થઈ જાય જો આપણે તે ક્વોન્ટિટી ઉપર નથી આપણો મારા ક્વોલિટી ઉપર મારું એવું માનવું છું કે એમને બરોબર સમજાયું હે એમને જે વાત તમે જે સમજાવી બરોબર પહોંચી એટલે પેલું ઉછળ્યું હંમેશા સત્સંગમાં જયારે કોઈ આપણી ભારે માન્યતા હોય ત્યાં આગળ સત્સંગ અડે ત્યારે માણસ એકદમ ઉછળી પડે છે આપણે કોઈ વસ્તુ એક વિચાર હોય જેને હું સાચો જ છે એમ માનતો હોઉં અને તમારી પાસે ખરું કરવા આવું પણ જયારે એની પર પ્રકાશ પડે ત્યારે એ વ્યક્તિ ઉછળી જાય છે ઉખડી જાય છે પેલું ને ત્યાં પટ્ટી ઉખાડીએ તો વાર વાર હાથે નહીં પણ એટલે ત્યાં જ્ઞાન પહોંચ્યું છે પહોંચ્યું છે એ કદમ થયો છે જે દાદા કારણરૂપ નથી પણ પોતાનું અજ્ઞાન છે એમને જે પોતાના વડ તૂટી ગયો મોટો જે વર્ષોનો પોસેલો વડ ઉખડી ગયો એનો વિરોધ પટ્ટી ઉખાડી લાઈન બોલે ને હા વાત <laughs> અરે એકલા નહીં દાદા બધા સમજે તો કામ નીકળી જાય એવું છે એમને એ તો નિમિત્ત થયા પણ બધાની પાસે ભારે માન્યતાઓ છે જેના અનુરૂપ દાદા છે એવું માને છે હવે એક ખુલાસો કરવા આવ્યો એ જીગરવાળો માણસ અને કેટલા આવતા નથી અને એ પ્રમાણે ચાલ્યા રાખે છે ત્યારે તમે કહ્યું કે જેમ છે તેમ કેવું પડશે હા એ તો કેવું પડે હા ઉકેલ લાવવા માટે સેમ સેમ પૂછી લેવું છે બધી જ જાતના પણ ટિકિટ આજુબાજુ એમ ઉપરી ઉઠે કે દાદા કઈ કઈ તમે આ કઈક વર્તાવ એવો કરો કે આ કાળા પડે દાદા તમે કહો કે ના બરોબર કર્યો છે બરોબર કરે છે હું ઉતારી કે ઉતારી પાડે છે હું ઉતારી પાડું જ છું ઉતારી પાડું છું હા તમે એને આ બધા દવા ચોપડે દીકરી તો એનું પકડ રહી જશે રહી જાય રહી જશે માતાનું ખાયું હોય એવો વખત થોડો વિચાર એવો આવ્યો કે દાદા ઓપરેશન કરે છે

આને કરુણા કહેવાય છે એને કરુણા કે કઈ લેવા દેવાનું નથી તકરાર અને ભગત ઉતારે છે કેવી કરુણા છે હવે આ કરુણા ને કારણ તને સમજે તો પેલો પણ કલ્યાણ સમાજ ઋષિ ગણતો હોય ઋષિ ગણતો ક્યારે કરુણા ના ચાર કરુણા લાગ્યો નહીં કોઈ જો છે જ નહીં કોઈ ના તમને દ્રષ્ટિ એ કરાવવામાં આવ્યું છે બધાને કઈ દ્રષ્ટિ કરાવવામાં દોષ છે આ વખતના સત્સંગમાં સળંગ ત્રણ દિવસ થી પેલા એક પેલા દિગંબર વાળા આવ્યા ને દિગંબર વાળા કપિલભાઈ એમની સાથેના સત્સંગમાં પણ ઘણું જાણવાનું મળ્યું અને પેલા મહારાજ શ્રી ગયા એમનામાં જાણવાનું મળ્યું અને આ ગઈકાલે આવ્યું તે એમના વિશે બી જાણવા મળ્યું આ ત્રણેયમાં ધારા તો એક જ રહી એક જ રહી કે ભાઈ જો અહીં તો તમારી તૈયારી હોય તો અહીં તો ચોખ્ખું છે તમારી વારે વાત છે બાકી તમે કપટ રાખીને મારી વાત સાંભળશો તો પહોંચશે નહીં દીવો હળગશે નહીં એમને જે કાર્ય હતી પહેલે થઈ જતી હતી બરોબર અને જ્ઞાન લેતી પેલા ડાયા થઈ પાંચા થઈ કરતો આડે નહીં ચાલે એ હમતો ત્યારે પછી અજ્ઞાન જોડે પહોંચી ગયું એને છોડી દીધી એ મારું તમે કહું છું જે મારું છે તમે સાચું પણ ટકશે નહીં એ એ છે તે માણસની એ બધું આડે નહીં એ બધા સંબંધો જાતના આડે વગેરે માણસ ખોટા હોય કેટલા હોય ક્યાંથી આ એક જોવા જેવા જો કોઈ પાકેલું છે હા એમને આડી થવાનું ખૂબ સરસ હશે એ હોય તો ખરી એટલે તો આડી હોય બીજા બધા તો બહુ આડી હેઠતા ચારસો આડી થાય કે પોતાને ખબર પડે ને આગળ આડી ભાવી ના કારણ કે સંભળ વ્યક્તિ એટલી બધી એટલી બધી તરફ ભૂલ પડી જાય આ કરેક્ટ જ્ઞાન ના ના હોય તો જ્ઞાન આવે જબરદસ્ત હવે બારે બારે થઈ ગયા નહીં ટાઈમ દેખાય છે કોઈ દેખાય નહીં અઠ્ઠાવીસ નવ ત્યાંસી મહાત્મા બાબા યોગીને ત્યાં બરોડા કેટલા વર્ષ ચાર વર્ષ ચાર વર્ષ દાદા તમને ચૌદ લોકો નાથ વસ્ત થયા બરાબર હવે તમારે ચાર ડિગ્રી ખૂટે છે તમને ચૌદ લોક નો નાશ વશ થયો તમને ચૌદ લોક નો નાશ વશ થયો ડિગ્રી ખૂટે છે હા આ જે બધા હોય છે ને કે મૂળે જરા મૂળ ઓછા હોય છે તેમાં આ બની જાય એટલે કમ રહે મૂળે જરા મૂળ ઓછા હોય પુષ્કળ બહુ શું વાત કરે મૂળ પ્રશ્ન જવાબ આપો ને કઈ જવાબ <laughs> મૂળ પ્રશ્ન જવાબ આપો નહીં ને તમારે અરે બધાને હા બધાને મારા મહાત્મા ને એવી આજ્ઞા પાડે તેઓ ભરવા આજ્ઞા આપી બધાને જ્ઞાન આપી આપ કહો છો ને એક બે અવતાર ખૂટે છે એક અવતાર તો અહીંયા થઈ ગયો ફેરફાર છો ને કે એક કે બે અવતાર હજુ સારું નથી અહીંથી સીધું સારું નથી સીધું જવું સારું નથી પાછું જવાનો એના કરતા આપણે સીધે સીધે સાધન નથી કરી સીધા પંચાયત સમય ના ઉતાવળ એવી નથી બધી ઉતાવળ ના ઉતાવળ એક એક અવતાર આગો પાછો થાય તો અવતાર નહીં જેથી ઉતાવળ છે ના ઉતાવળ કઈ નથી થવાનો છે જ પછી વહેલું તો મોડું આવે ઉતાવળ કઈ નથી નિશ્ચિત છે જ પછી આવે